એ ભર્યા કરે ભટેક ભટેક કર્યા કરે કર્મ બહુ કરે ભર્યા એ કર્મ કરવાની એમની પાસે શરીર નથી ને એટલે તારા શરીરમાં બેસીને કરે શું કહ્યું શરીરમાં બીજાના શરીરમાં બેસીને કરે હા એમને ભૂખે બહુ લાગે ભૂખ લાગે ત્યારે કેવું શરીર નથી શરીર ખાય બરાબર એટલે બીજા શરીર પહેરી પછી ખાય તને સમજ ને એટલે આપણા લોકો ઘણા કોઈ જગ્યાએ એવું હોય છે કે કોઈ ભાઈને લાગ્યું ભાઈ આટલું બધું થઈ જાય છે રોજ આટલું ખાતી રહે આટલું બધું થઈ જાય એટલે આપણે જાણીએ કે બીજું કોઈ થાય અમલ બીજાનું એ પણ બીજું કોઈ ખાતું હોય એનું શરીર તો અમુક જ પચાવી શકે ને અરે બીજું કોઈ ખાતું હોય તો પણ એનું શરીર તો અમુક જ પચાવી શકે ને ચાર રોટલી ખાતું હોય માણસ ના પંદર રોટલી ખાઈ ને તો તો ઘરે જાય ને પણ આત્મા તો જે પ્રયત્નો એ તો કઈ ખાય જ નહીં ને એવું છે પછી શુદ્ધાત્મા હતું બે બારી મૂકે પછી તો નીકળ્યો શુદ્ધાત્મા જ રહે ને દેહ બાળી મૂકે જ રહે ને કોનો દેહ આપણો દેહ જે બળી જાય દેહ ના હોય પણ સૂક્ષ્મ અને કારણ દેહ હોય તો પછી એ શુદ્ધાત્મા ના કહેવાય ના કહેવાય શુદ્ધાત્મા તો એની જોડે બીજું કઈ લખવું ના હોય ત્યારે શુદ્ધાત્મા તો એટલો હોય ને એટલો કરે ને ત્યારે તો જ ઉતરે કારણ કે આ વજન શેનું છે સીધી ગતિ પર કોણ વધી જવા ટકા ભૂગલ નું વજન નહીં જવા દે જેમ આપણે એક ટુમરું હોય તેમ જમીન પર દબાઈ પાણી દબાઈ રાખી નીચે તો છોડી દે તો એવી રીતે અહીંયા આટલા જો કદી ભૂગલ ના હોય ગુજરાતમાં થઈ જાય તો જતો કર્મના ભારને લઈને દેહના ભારને લઈને થઈ અને આથી બહાર વધે કર્મ વધે ખરાબ ખરાબ કર્મ ખરાબ કર્મ ખરાબ કર્મો વધે તેનો પરમાણુ સોલિડ વજનદાર બહુ હોય છે એટલે ગતિ નીચી જાય હલકા પરમાણુ વધે તો ઊંચી ગતિ જાય તને પ્રયત્ન ભૂતની અંદર ભાઈ ભૂત એ દેવલો છે ભાઈ ભૂત છે જંડ કે છે પિશાચ પિશાચ પિશાચ ભૂત પિશાચ હા પિશાચ પિશાચ બધા દેવું ડાકીડી પર દેવું ડાકીડી ડાકણી કે છે ને દેવલો જેને કઠોર તપ ને અજ્ઞાન તપ કર્યા હોય તે રચે કઠોર તપ કરાવે અજ્ઞાન તપ કરાવે એ લોકોને એવી આપણે આચાર્ય મહારાજ બધા કરી રહ્યા છે ને હા બધા અજ્ઞાન તપ કહેવાય એ લોકો આવા ભૂત થશે એ લોકો આવા ભૂત થશે ના ભૂત એકલા નહીં ભૂગોલવાસી એ જાતે એને ભૂત ના થાય પછી બીજી ભૂગોલવાસી છે હા ભૂવનવાસી એટલે આપણી ઘરે ઘરો માડીને રહે લોકોને હેરાન ના કરે એવા દેવ લોકો છે. આ ભૂત ભૂત પ્રેત તો વેર ઝેર વાળા બહુ થવા વેર જેવા આવે. જબરદસ્ત વેર હોય ને જબરદસ્ત રાગ હોય રાગ વેર દ્વેષ. પણ દેવ લોકો છે આમ દેવ. એ દાસી દાસી કહેવાય ચૂડેલ છે ચુડેલ શબ્દ આવે છે ચૂડેલ ઉડેલ બધું એમાં બધું. એમાં બધું આવે છે દાખી એટલે ગુજરાત નામ આપ્યા છે જુદી જુદી જાતની બરોબર ને? દાસણ દાસણ શું કહ્યું નામ શું કહ્યું મુકેશ મુકેશ તને ગમ્યો અત્યારે આનંદ થાય છે અચાનક જ્ઞાની તે પૂછવું પડે આપણે કોઈ શાસ્ત્ર નું જ્ઞાની બધા બહુ ભાઈ શાસ્ત્રો જાણે બધા લખેલા છે બધા મળે બોલે બધું જાણે પણ એમને પુસ્તક વાંચવા પડે શું કરવું પડે પુસ્તકો વાંચવા પડે અને માળાઓ ઉભી રહેવી પડે લાકડાની લાકડાની માળા કોઈ જરૂર છે લાકડાની માળા લાકડાની માળા એટલે આપણે માળા કરીએ છીએ ને તો પેલા રુદ્રાક્ષની માળા આવે ને રુદ્રાક્ષની માળા આવે ને એટલે લાકડા હા એની માળા આપણે ચેતન થઈ અને લાકડાની માળા ફેરવીએ એ તો ફોર્થ સ્ટેન્ડર્ડ ફેરવવાની થાય ફોર્થમાં ફિફ્થમાં સિક્સમાં આટલી બધી માળા ફેરવવાની પછી આગળ આ માળા વાળા ના પછી આગળ મનની માળા ફેરવવાની બુદ્ધિ આ બુદ્ધિ તો આપણે કોઈને આપણે કોઈના પર આરોપ કરીએ કોઈના ઉપર આરોપ કરીએ બુદ્ધિ ના કહેવાય બુદ્ધિ અને મનનું કાર્ય બુદ્ધિ અને મનનું કાર્ય શું વધારે કારણ મન કરું બધા આખા અંતરસ્તર નું કારણ તો તારામાં અહંકાર ખરો નહીં એ શું રાખી બોલે છે વેચી દે ને અત્યારે બજાર સારા છે અત્યારે વેચી નથી દેતો તમે વેચી લીધો ને દાદા એ કહ્યું તો વેચાઈ દીધો દાદા ચાલો સારું અહંકાર એટલો જલ્દી નથી વેચી જતો કેમ નથી વેચી જતો એના માટે તપસ્યા કરવી પડે બરાબર એના માટે બરાબર તપશ્ચર્યા કરવી પડે કોનું તપ કરવું પડે અહંકાર પર કાબુ મેળવવા માટે અહંકાર ઉપર કાબુ મેળવવા માટે પોતે ભૂખ લાગી સહન થતી નથી રોગ આવ્યો તો પોતાથી થઈ જાય છે તો એની વાણી પર હંકાર ઉપર શું કાબુ મેળવવાનું અહંકાર અહંકાર સ્વરૂપ છું તારું સ્વરૂપ જ અહંકાર છે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર સ્વરૂપ છે અને જ્ઞાન થાય પછી આત્મ સ્વરૂપ પોતાનું થાય બધાનું કારણ અજ્ઞાન અજ્ઞાન બધાનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન ક્યાંનું પાછું આ સાયન્સ નું વિજ્ઞાન નું નહીં આત્માનું જ અજ્ઞાન આત્માનું બીજું બધું અજ્ઞાન છે તો ચાલશે મને આત્માનું જ્ઞાન કયું છે બીજું બધું મને સમજણ પડે ના પડે તો તારે જે આઈડસી કરી જાય પણ આત્માનું જ્ઞાન જ્ઞાન ના નથી વર્લ્ડમાં નથી અત્યારે મારી પાસે સરસ વિષય બહુ સરસ આવી ગયો મારી પાસે તારો જ આર્કિટેક્ટનો વિષય આત્મા લઈને પછી ઇગોઇઝમ જતો રહે જ્યાં ઇગોઇઝમ છે ત્યાં આત્મા નથી આત્મા છે ત્યાં ઇગોઇઝમ નથી તારે કોઈ કેમ કરવું છે ધીરે ધીરે પ્રયત્ન કરવાનો છું ધીરે ધીરે હું પ્રયત્ન કરવાનો છું મૂડી કેટલી ના જાણું છે અત્યારે હું તેમ કહી શકું કે આપણે મૂડી જેવું કઈ છે જ નહીં મૂડી જેવું કઈ છે જ મૂડી જેવું કઈ નથી ત્યારે અત્યારે મારી પાસે કોઈ મૂડી જેવું છે જ નહીં એમ કે ત્યારે શું છે તારી પાસે દેવું છે દેવું નથી મૂડી નો એટલે દેવું મોડું જેવું કઈ આ મનુષ્ય નામની મૂડી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધી મૂડી જ છે મૂડી ના બી સારી મૂડી ના કહેવાય અહંકાર છે ક્રોધ છે સારી સારી બાજુ તો નથી જ ને અહંકાર છે ક્રોધ છે એટલે સારી બાજુ તો નથી જ ને સારી બાજુ નથી એ મૂડી કહેવાય છે અત્યારે તો શું નામ કહેતા મુકેશ મુકેશ છું એવું જાણું છું ને હું મુકેશ છું એ જ અહંકાર હું મુકેશ છું એનું નામ દરેક લાઈનમાં ડાક્ટર તો હોય ગુજરાતી શું ચિકિત્સક ચિકિત્સક અથવા તબીબ દરેક લાઈનમાં ડોક્ટર હા દરેક લાઈનમાં ડોક્ટર હોય નાપાસ ના તો સેવન પર્સન્ટ બરોબર સેવન પર્સન્ટ ગફલતના સેવન પર્સન્ટ કાઢી નાખવા પડે બહુ સારા પાસ માર્કે પાસ કેટલા ટકા ના પાસ એ કે નહીં કારણ હું પૂછાતું છે તમે એ જ પૂછવાનું હા સાત ટકા આપણે કાઢી રાખવા પડે ગફલત ના કાઢી રાખવા બરોબર ગફલત થાય માણસ છે ને થોડીક થાય આટલું દવાખાનું ખોલ્યું છે અહંકાર ભાઈ ગહાતો ગહાતો ગહાતો ભેટું નો ગહાઈ જાય ખલાસ થઈ જાય <laughs> અને જવાની માં જન્મતાની હાથે અહંકાર બહુ ભારે પડે લો ડોક્ટર અગિયાર ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન જ્યાં સુધી પ્રકૃતિ જોઈ નથી ત્યાં સુધી વધ્યા કૃષ્ણ તો અમને મળ્યું કેવી દાદા તમે એકવીસ ગુણ લઈ બેઠા અમને ક્યારે મળ્યું ક્યારે કલાક બધી પાછળ આપણે બોલાવીએ ના એ નવરા નથી આપણે સહી કરી આવ્યા બધા આવે છે ખરા ઉપર જે પૂરી કરે ને ગોચવાની વાળું આવે આવે તો ખરું આપણે સંયોજે કાઢ્યા આ ફોન અહીં આવવાનો તો ત્યારે ફોન આવ્યો હા કંઈક જુની છે બધી ત્યાં ચારનું અમે કંઈ કરીએ અમને આવું દેખાડ્યું સંબંધ સારા રાખ્યા એ રાગ રાખ્યો ને તો એ રાગે થયો ને સંબંધ સારા રાખ્યા એ રાગ થયો એટલે એને ફોન કર્યો ને મને વ્યવહારમાં આપણે સંબંધ સારા રાખ્યા પેલા ને તો હા છે બધું એ જગ્યાએ હા સારી પહેલી આપણે સહી કરીએ તો જ થાય ભણી ના કર્યું તે નામ સહયોગ ભણી કરી ક્યારે આમ એક એક ક્યાં પૂરું થાય સહયોગ તો ભણી કરી છે આ ભોમણા ઘણી કરી છે તો આ ભોમણા ઘણી સહયોગ કરી છે ક્યારે આવવા છો આ તો દિવસ આજ ઓછો થયો દાદા આજનો એક દિવસ ઓછો થયો રોજ ઓછો થયો વધતો ને હું ત્યારે આપણા નથી જોતું પણ સાયન્સ થી કંટાળો આવે દાદા આવે છે વર્ષ વર્ષ ને બાદ ના સારું થઈ જાય પછી પાછું નવો નવી થઈ ગયો આપણે ગમતું બધું ગમતું ગમતી થઈ ગયો હા ગમતી ગમતી ગમતું આ ના ગમતી થઈ ગયો એટલે આ થઈ ગયો કરી સહી કરતી વખતે વિચારવાનું કે સહી આપણે ખામા કરીએ છીએ વિચારવાનું હવે વિચારવાનું થઈ ગયું થઈ ગયું દાદા હજી બી થાય છે તો હજી પણ સાઈન તો થાય છે કે શું કોણ દાદા હજી બી વ્યવહારમાં રહ્યા રિલેટિવ માં તો સાઈન તો થયા કરે છે હા હજી પણ જ્ઞાન લીધા પછી આપણે જે સંસ્થામાં રિલેટિવ રહ્યા છે તો દાદા સાઈન તો થયા જ કરે છે ભૂલો થાય છે બધી તમે જે માનો છો તે ના થાય તો દાદા મેં સમજવું બી નથી ભલે હવે નિકાલ થઈ જવો ગલતી માની હોય ને બેચાર હોય એટલે બધી ના થાય તમે માનો ખરા તમારા તમને જામ થઈ ગયું ના Allah તો કર્મ જ બધા અમારી આજ્ઞાપૂર્વક ન હોય કર્મ બધા નીકાળી ગયો કર્મ બધા ગુના કર્મ કેવા પ્રકારનું દેવું કહેવાય દાદા એ કેવા પ્રકારનું દેવું કહેવાય એનું કેવું ચૂકવવું પડે હોય એના જેવું સત્સંગનો લાભ મળે એવો હોય નજીક કે મજા નથી અવકાશ ના આપે તો દેવું કહેવાય દેવું દેવું કેવી રીતે કહેવાય બહુ મોટું દેવું કહેવાય કેવું કહેવાય લોક કમાણી કરે ને આપણે કમાણી ના કરીએ તો દેવું થાય ને સંસારની કમાણી તો પોતે જ વાળી આ કમાણી કમાઈ ન કરીએ દેવું જોઈએ કમાઈ ના એવું તો કમાઈ ન કરીએ દેવું જોઈએ જબરજસ્ત પછી તમારી કમાણી ના કરીએ એટલે પાંચ કલાક દસ મિનિટ આવીને લાગુ થાય ને તો પછી આ કાર્યક્રમ સારી લાગુ કરવા લાગે જે વાત કાયદો લગાડી ગયો ચાલવા નીકળ્યા ત્યાં બહુ પગલે પગલે બધું કામ થવાનું કોણ સારા સારા કરવું વ્યવસ્થિત એમાં નથી એક ત્રણ વાર તું જોઈ લેશે તમને એક ત્રણ છે પોતાના દોષ પોતાના દોષ પોતાનો દોષ હોય તો હમારા દોષ આમ સમજાય પણ તો દાદાના બંધાતા જ જાય ને દોષિત નથી પણ કરમ તો બંધાતા જ જાય ને જતા દોષિત નથી પણ એને કરમ તો બંધાય ને બધા દોષ એટલે બંધાય દોષ દેખાય એટલે કરમ બંધાય સામાન દોષ દેખાય એટલે બંધાય પોતાનો દોષ દેખાય તો આપણને કોઈ દોષ ના દેખાય આપણને પોતાનો દોષ દેખાય આપણને દોષ દેખાય તો નિકાલ દેખાય તો નિકાલ નીકળી જાય બીજા દોષ દેખાય પોતાના દોષ જોવા માટેનો મોક્ષ માર્ગ છે મોક્ષ માર્ગ પોતાના દોષ જોવા માટે અને સંસાર માર્ગ પારકાના દોષ જોવા માટે પારકાના દોષ જોવે તેમ તેમ સંસાર વધતો જાય દાદા સહજ રીતે આવવું જોઈએ કે સામે માણસ નિર્દોષ છે એ સહજ રીતે નથી આવતું દાદાએ કહ્યું છે યાદ આવીને કહેવાય છે પણ સહજ રીતે કાંઈ નથી થતું એમ છે કે સહજ રીતે સામો નિર્દોષ નથી દેખાતો પણ દાદાએ કહ્યું છે એ રીતે યાદ આવે ને પછી નિર્દોષ પ્રયત્ન કરવો પડે સહજ રીતે દાદા કઈ નથી થતું પ્રયત્ન કરતા કરતા કરતા ધન એના ગજા પ્રમાણે એના ગજા હજાર બહુ બીજા પરવાને દર આવ્યો જ્ઞાની હોય કોઈ જાત જાતના જ્ઞાની હોય જ્ઞાની તો જયારે પુસ્તક વાંચવું ના પડતું હોય માળા ફેરવી ના પડતી હોય માળા ફેરવતો હોય તો ફોર્સમાં ભણતો હોય ભણી ગયા પછી માળા હોય ભણી ગયા પછી માળા ના હોય પુસ્તકો વાંચતો હોય કે મેટ્રિકમાં ભણતો હોય જ્યાં પુસ્તક ન હોય માળા ના હોય જે કશું જ કહ્યું વાણી બોલીએ તો જઈ જવું છું તારે જૈની વાણી બોલીએ વેદાંત જેવું છું તારે મુસ્લિમ જેવું છું તારે બધાને કોઈને નામ માફક બધાને માફક આવે એ સરસ્વતી કહેવાય પ્રત્યક્ષ સરસ્વતી વાણી નો પ્રત્યક્ષ સરસ્વતી વર્લ્ડમાં એક જ હોય કોક કરો છે કોક થયો હજારો હજાર વર્ષે ના હોય કોક કરો લાખો વર્ષે વર્લ્ડમાં એક જ કરો એને કઈ કદી કદી સાહેબ સારું સ્વતંત્ર થયા નથી ગાંધીજી સ્વતંત્ર કર્યા દેશમાં કર્યા પેલી બાબતમાં આઝાદી નથી કરી વાતચીત પૂછો ખરેખર વિશ્વાસી છો તમે Thank you. કે થોડી ઊંઘ વાળું છે રાજા હોય ડ્રાઈવર હોય એટલે ધંધો ના થાય દુઃખમાં દુઃખ લાગે અને સુખમાં લગ્ન હોય ત્યારે મસ્તી લગ્ન હોય મસ્તી અને આ સુખ દુઃખ એ સુખ દુઃખ છે આ કલ્પિત છે શું છે કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ તમે જેમાં માનો તેમાં સુખ લાગે ના માનો તેમાં તમને દુઃખ લાગે બીજા તેમાં સુખ લાગે જેમાં બહુ બધું સુખ લાગતું હોય તેમાં તમને સુખ ના લાગતું તમને સુખ લાગતું હોય બહુ બધું ના લાગતું હોય સુખ પરિણામ કહેવાય બધા એકાદાય વ્યવહાર આ પાડે લક્ષ્મી લક્ષ્મી બધા ઘણા માણસો લક્ષ્મી પાછળ આખી જગત પાછળ પડે પણ આ સંત કેટલાક સંતો એવા હોય છે લક્ષ્મીનારાયણ હા મને અમને જ્ઞાની પૂછે પૂછે કે તમારે લક્ષ્મી સાંકના કરોડો રૂપિયા આપો તો અમારે કામ નહીં એટલે લક્ષ્મી જ્ઞાની તો કોઈ ચીજના ભિખારી ના હોય લક્ષ્મી ના હોય વિષય ના ના હોય માન ના ના હોય કીર્તિ ના ના હોય આ સાધુ સંન્યાસી કીર્તિ ના ભૂખ્યા માન ના ભૂખ્યા હોય લક્ષ્મી ના હોય તારા કીર્તિ ના ભૂખ્યા હોય પણ અમારે કોઈ ભૂખત ના હોય ખરું સુખ તો પરમાનન્ટ હોય કેવું હોય એ આવ્યા પછી દુઃખ જ આવે નહીં એનું નામ સુખ કહેવાય એને સનાતન સુખ કે છે ગુજરાતી શું કે છે તમારે સનાતન જોઈએ પેલું આ ટેમ્પરરી છે ટેમ્પરરી ના ચાલે ના ચાલે કે તમારા ગામમાં થયેલા પાંચ પછી જણા આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલા બે વર્ષથી ક્યાં ક્યાં કરો છે અથવા જે છે જે પૂરણ કરી ગરમ થયા વિચાર કરજે તમે પાંચ પ્રતિદંડ છે ના જરા નહીં તો ચોખ્ખા માણસ બધા ગામના બધા એ બાજુ બધું બહુ સારું બાર ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન શબ્દાત્મક પહેલા તમને ધ્યાનમાં થતો પ્રવીણ જેવો રહેશે આ તમને ધ્યાનમાં સિદ્ધાર્થમાં રહેશે એ ધ્યાનમાં અને ભગવાને શુક્લ ધ્યાન કરીએ ધ્યાન ધ્યેય રીતે થઈ ગયું પોતાની સંપૂર્ણ કન્યા દ્રષ્ટિથી જુએ છે એટલે પોતાના પરિણામ બગડતા નથી કોઈને બગડતો ને કોઈ કહેતા છોકરા એવું કરે નહીં પકડે કોઈ મહાત્માઓ સંતો નહીં પૂજા કરે તો નહીં પકડે ને કારણ જોડે જોડે સંદેશ દ્રષ્ટિ છે ને બે દ્રષ્ટિ છે બે દ્રષ્ટિ તો હંમેશા જ્ઞાન આપ્યા પછી બે દ્રષ્ટિ રહેવી જોઈએ બે જ્ઞાન રહેવું જોઈએ બધું જ બે રહેવું જોઈએ બે થયું તો બે રહેવું જોઈએ દ્રષ્ટિએ જ્યારે ઉપયોગ ના રહ્યો ઉપયોગ ના રહ્યો સ્વાભાવિક ઉપયોગ છે અનાધિકારનો અભ્યાસ નથી એટલે આ ઉપયોગ કરવો પડે જય બધા આવે છે અને કોઈના પરિણામ મારા ઉપર કોઈ બગડી ગયા હોય અને એ આવતા હોય એ ઘડી આપણને આમ દેખાય ખરો એ પણ એ વખતે આપણને પરિણામ જ માનવું પડે તેની દ્રષ્ટિ બીજી કામ કરે બીજી દ્રષ્ટિ કામ કરે સંસારમાં પેલા પરિણામ બદલી રહ્યા હોય છે એ તો અમારું બદલી જાય છે બીજી દ્રષ્ટિ નહીં પેલાના પરિણામ પકડેલા બીજાના પકડેલા સાથે રહે છે દાદા બે દ્રષ્ટિ સાથે રહે રાતે પછી ક્યાં સુધી ખાવાનું નાસ્તો ખાવાનું આપણે <laughs> એટલું બધું મીઠો માને ને